એ આવો આવો મારા નાના મોટા આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરથી દ્વિજા અને શાશ્વત વાર્તા સાંભળે છે ઓહો હો હો આવો આવો દ્વિજા શાશ્વત ભાઈ ધ્યાનથી સાંભળજો અને સાંભળો સાંભળો આ અમદાવાદમાં બેઠા બેઠા આરવી ને અંગના આર્યા પણ વાર્તા સાંભળે છે ઓહો હો મારા નાના મોટા ભટુરિયાઓ આજે તમને આ વાર્તા કહેનારો એક સરસ મજાની વાર્તા કહેવાનો છે ઓ ભાઈ તમે ધ્યાનથી સાંભળજો ઊંટ અને શિયાળની વાર્તા છે ભાઈ એક વખત આ ઊંટ અને શિયાળ હતા ને એ પાક્કમ પાક્કા ભાઈબંધ હતા હો ત્યારની આ વાત છે હવે આ ઊંટ અને શિયાળને શેરડી ખાવા જવાનું મન થયું ભાઈ મીઠી મીઠી શેરડી હો તમે બધાએ ખાધી છે ને હા તે ઊંટ અને શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું પણ વચ્ચે આવે નદી અને નદીને સામે કાંઠે શેરડીનું ખેતર શિયાળને તો તરતા આવડે નહીં હો ભાઈ ઊંટ ને તરતા આવડે એટલે ઊંટે કહ્યું શિયાળને મારી પીઠ ઉપર બેસી જા ભાઈ બંધ હું તને શેરડીના ખેતરમાં લઈ જઈશ અને શિયાળ તો ઊંટની પીઠ ઉપર બેસી ગયું ટપ કરતું કૂદીને પછી તો ઊંટ પડ્યું નદીમાં અને નદી ઓળંગીને શેરડીના ખેતરમાં બંને ભાઈબંધો પહોંચ્યા હો આ ઊંટ અને શિયાળ હવે આ શિયાળનું પેટ તો સાવ નાનું ઊંટનું પેટ બહુ મોટું એટલે શિયાળનું પેટ તો શેરડી ખાઈ ખાય ને જલ્દી ભરાઈ ગયું ને ઊંટ ભાઈ તો હજી ખાય હજી ખાય ભરળ ભરળ શેરડી ચાવે શિયાળનું પેટ જલ્દી ભરાઈ ગયું એટલે એ તો કે એ ઊંટ ભાઈ ઊંટ ભાઈ મને તો ગાવાનું મન થયું છે ઊંટ તો કે અરે ના ના એલા ભાઈબંધ શિયાળ ભાઈ તમે ગાશો નહીં જો ગાશો તો આ ખેતરનો માલિક આવશે અને આપણને લાકડીએ ને લાકડીએ મારે છે હો મહેરબાની કરીને ગાતા નહીં બૈશાખ શિયાળ તો કે ના ના મને તો ગાવાનું મન થયું છે હું તો ગાઈશ ઊંટ તો ના ના કહેતું રહ્યું હો પણ શિયાળે તો હું એમ ગાવાનું શરૂ કરી દીધું ભાઈ લાંબા રાગડા તાણી તાણીને હવે ખેતરનો રખેવાળ સમજી ગયો કે નક્કી મારા ખેતરમાં શિયાળ પેસી ગયું છે એટલે તો લાકડી લઈને આવ્યો ઠાક ઠાક ઠાક ઠાક દોડતો દોડતો પણ જેવો આ ખેડૂત આવ્યો કે શિયાળ ધીમે રહીને છટકી ગયું અને ઊંટ હતું ઊંચું ઊંચું તે દેખાયું ખેડૂતને એટલે ખેડૂત તો લાકડીએ લઈ લઈને ઊંટને કાંઈ માર્યું છે ઊંટને કાંઈ માર્યું છે લાકડીએથી હો ગાતું તું શિયાળ પણ પકડાઈ ગયું ઊંટ માંડ માંડ ઊંટ ભાગ્યું હો ત્યાંથી ભાઈ હવે એક દિવસની વાત છે એક દિવસ આ નદી કિનારે ઊંટને પાછું શિયાળ મળ્યું એટલે ઊંટ કે ચાલો શિયાળ ભાઈ આપણે બંને શેરડી ખાવા જઈએ શિયાળને તો આ જ જોતું તું એ તો પીઠ ઉપર બેસી ગઈ ઊંટની નદીમાં અડધે ગયા ત્યાં ઊંટે કહ્યું શિયાળ ભાઈ સાંભળો મને તો આ નદીના પાણીમાં આળોટવાનું મન થાય છે નદીના પાણીમાં નાહવાનું મન થાય છે હવે શિયાળને તો તરતા નહોતું આવડતું એટલે એ તો કે ના ના ઊંટ ભાઈ તમે આરોટશો તો હું તો ડૂબી મરીશ મને તો તરતાય નથી આવડતું એ તો ના ના કહેતું રહ્યું છતાં હું ટાળોટવા માંડું હો આડું પડીને નદીના પાણીમાં શિયાળ તો પીઠ પરથી પાણીમાં પડ્યું બફાંગ કરતું તરતા આવડે નહીં એટલે ડૂબકા ખાવા લાગ્યું ડૂબકા ડૂબુક ડૂબુક ડૂબુક પાણીમાં ડૂબે શિયાળ કે મને બચાવો મને બચાવો હું કોઈ દિવસ આવું નહીં કરું મને ભાન થઈ ગઈ છે હું કોઈ દિવસ મારા ભાઈબંધને નહીં છેતરું હવે આવું નહીં કરું ઊંટને દયા આવી એટલે વળી પાછું મોઢેથી પકડીને કિનારે મૂક્યું શિયાળને હો આ ઊંટને શિયાળ ભલે બંને ભાઈબંધો હતા પણ ભાઈ તમે જોયું ને આ ઊંટે શિયાળ સાથે એણે જેવું કર્યું તું એવું જ કર્યું ઊંટ ભાઈએ તો જેવા સાથે તેવા થયા તો જેવા સાથે તેવા થવું પડે ને ભાઈ તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને આ ઊંટ અને શિયાળની વાર્તા તમે તમારા ભાઈ ભાઈબંધ બેનપણીઓને કહેજો હો પાછા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર તો કહેવાનો છું ભાઈ સરસ મજાની છે આવજો